એટલે દુરુપયોગ થાય થોડો શું શું કરવું છે આપડે હું જ્ઞાની છું એ ઓછું પદ છે અને તે આખા જગત નો સિત્તેર રૂપિયા જ્ઞાની છે કેવું લઘુત્તમ પુરુષ છું પછી આથી મોટું પદ કર્યું જે લઘુત્તમ પદ પર ક્યારે પડી ના જવાય એવું મોટું પદ કેમ બોલતા બરોબર ગમે તે માણસ ભગવાન નું નામ લઈ કઈ બેઠા પબ્લિક પર ભયંકર જોખમ છે આજે ભગવાન નામ લેવાય છે એમને ભગવાન શબ્દ લખવાનો અધિકાર નથી શબ્દ બોલવાનો અધિકાર નથી પણ લોકો ભગવાન જુદા કોનોટેશનમાં વાપરે છે લોકો ભગવાન એટલે આ ક્રિએટર ઓફ ધીસ વર્લ્ડ આ ભગવાન એટલે ગોડ ના અર્થમાં સમજે છે અને એ મનુષ્ય છે એટલે લોકોને ઊંધી ઊંધી માં ચડે છે હા એટલે ગોડ ક્રિએટર નથી ક્રિએટર હોય એવું લોકો સમજે છે લોકો શું સમજે ભગવાન ભગવાન એ ભગવાન આપડે પેલા પેલા સંસ્કૃત માં ભગવાન તરીકે ભગવાન એટલું સારું છે પોતે દાદા ભગવાન નથી એ તો સારું છે કે લોકો ગાળો ગોળા છે મને નહીં ચોટતી ભગવાન જ ચોટે તો મને ચોટતી હતી મને એની ગાળ ચોટતી હોત તો શંકા તો તારી અંદર હોત ભગવાન ને ચોટે એટલે ભયંકર ચોખ મારી અંદર ગતિ જઈ મને પણ એટલે વાંધો નથી મેં ચોખ્ખું મને પણ એટલે નથી આ દાદા ભગવાન ના દે અને આ જ્ઞાન ઉપર ફોટો ના ઉડે આ જ્ઞાન એ ચોવીસ તીર્થંકર નું ભેગું વિજ્ઞાન છે શું છે મને મને મને ખરાબ કે શું ગાળો છે જ્ઞાન ને ના દેતો આ જ્ઞાન ઉપર આવડે ના શું એ તો નથી કરતા જ્ઞાન ની વિરાધના નહીં કરતા દાદા ભગવાન વિરાજના સ્તર ની ભાવ છે લોકો એ આ આમાં આ દેતા પડે તો પડા એવું આ સમજણ થી ખોરતો ભગવાન ચૂકવો સમજણ થી દેતા બધા પરંતુ ભગવાન તો આપ તો છપાવતા નથી પણ ભક્તો છપાવે પણ ભક્તો ભગવાન શબ્દ છપાવે નહીં તો વાંધો શું ભગવાન દાદા ભગવાન જે છે એ આજે પેપરોમાં કે બધે છપાવે છે એ આપ તો નથી છપાવતા પણ આ ભક્તો છપાવે છે તો ભક્તો દાદા ભગવાન એ શબ્દ ના છપાવે તો વાંધો શું હોય ના ભક્તો ભક્તો છપાવતા નહીં આપ <laughs> ભક્ત આ ભક્તો તો જગત વાંધી જાય કેવું પોતાનો પોતાનો અનુભવ લખે દરેક માણસ પોતે દબાવે દુનિયા અજાય થઈ જાય પણ દાદા દાદા કોકને કહી રહ્યા ગળો ક્યાં તો ભગવાન જો ખુશ ખુશ થઈ જાય પણ કોકને કહેવાનો થયો તો ના ખુશ થઈ જાય લાખો રૂપિયાના પુસ્તકો મફાય મફત અપાય દર ચાર લાખ બે લાખ પુસ્તકો મફત અપાય છે કિસાને માટે કે આ જ્ઞાન બધું પહોંચે બધે આ વિજ્ઞાન પહોંચાડવા માટે લાખો રૂપિયાનો પુસ્તકો દસ સાલમાં પહોંચાડવા અને બ્રહ્મચર્ય પુસ્તકો કોઈ હિન્દુસ્તાન બહાર પડ્યું નથી એવું બ્રહ્મચર્ય પુસ્તક અહીં બહાર પડ્યું તે વાંચીને લોકો છે તે બ્રહ્મચર્ય પાળમાં સ્ત્રી પુરુષ બંને બ્રહ્મચર્ય પાળવા માટે આવે કારણ બ્રહ્મચર્યનું પુસ્તક લખાયું નથી હિન્દુસ્તાનમાં જે બ્રહ્મચારી થઈ ગયા એ કહેવા રહ્યા નથી જે બ્રહ્મચારી થઈ ગયા ખરા એ કહેવા રહ્યા નથી અને જે બ્રહ્મચારી નથી તે બોલ્યા શુદ્ધ બ્રહ્મચર્ય વાળા છે ને તે બોલ્યા નથી બ્રહ્મચર્ય વાળા ઓછું બોલેલા છે ઢોકી ઢોકી બોલે બ્રહ્મચર્ય વાળો તે આપણે ફૂલડી કહ્યું બધું બ્રહ્મચર્ય નું આખું મોટું પુસ્તક આટલા પાન નું પુસ્તક લખ્યું બ્રહ્મચર્ય ઉપર એ પુસ્તક પુસ્તક આપી નહીં થઈ કે નહીં અને લોકોની સમજમાં પણ ન હોઈ શકે શું કહે એ તો જો સમજમાં હોત ને તો જ્ઞાન સમજી ગયો કે આશરે આશરે ચાલ્યા કારણ કેટલું આપણા એમને થાય છે ફ્રી ઓફ પણ તેના આધાર આધારે ખબર પડે છે આજે શું ખાઈ માં આવશે ખબર કોઈ ના તો ખાય છે ઓછું હતું ખાય છે તેના આધારે વસ્તુ આવી જગી છે ત્યારે હું સમાધાન કહી શકે નહીં એ કરવું પડ્યું લોકોને સમજણ પડે એ બધું સમાધાન એટલે હોય છે સમાધાન પીએ હોય છે કર્મકાંડ કરવી કઈ વાંચવું અને પછી દૈનિક કાર્યમાં પ્રવર્ત થવું એ જ આખો ખ્યાલ આવી ગયો છે ને એ સંપ્રદાયો ની અંદર બેસી ગયો સંપ્રદાય માં એ બધું બેસી ગયું છે એવું છે ને સંપ્રદાય માં એ બધું સંપ્રદાય વગેરે આપણા ગરમ પ્રદેશ ગરમ પ્રદેશ આ બધી જરૂરિયાત તો ખરી તો અને બીજું એ કે દેહની શુદ્ધિ વગર મનની શુદ્ધિ થાય નહીં એકદમ સીધી દેહ ના થાય એ જ્ઞાનની વાત સુધી છે અને આ લોકોનું તો દેહ શુદ્ધ હોય તો મન સારું રહે શું એટલે નારા ધોવાનું બધી બધું બરોબર છે બરોબર સ્મૃતિ કે એટલે આજે તમે સાત વાત સાત કરો છો એમ પૂછો ને સાત વાત ત્યાં કે દાદાનું સાત વાત છે હવે એ સાત વાત અવડે શબ્દ વાપરે છે પણ એ પોતે હું સમજે છે એ કઈ કેતો નથી દાદા વાપરે ત્યાગરાજ એટલે કોઈ ધર્મ નો કોઈ ધર્મ ના પ્રમાણ ને ન દુભાવે ત્યાગરાજ કોઈ ધર્મ નું પ્રમાણ હોય તે દુભાય નહીં પણ સ્વીકારે નહીં બીજી વાત સ્વીકારવું એટલે અધિકારી સ્વીકારવું તો કશું બને જ નહીં હા એનો મૂળ હતા ફેનેટિકલ ના અને આપડે તો બધી ના બધા ધર્મવાર ભેગા થયા પણ કોઈને મનને એમ ના લાગે કે આ સત્તાથી બોલે એટલે ચાદર એટલે કોઈ ધર્મ પ્રમાણ નથી જેટલા પ્રમાણ સત્ય હોય એટલા પ્રમાણમાં એને કે બીજા જેટલા પ્રમાણ અસત્ય હોય તો એટલે અસત્ય પણ કે પ્રમાણ સુધારે નહીં મુસ્લિમો કહે છે કે ઉધાર કરવો એ ધર્મ છે તો આપણાથી ના ના છે તો મુસલમાન બકરીને બકરી જ ના આવે છે હલાલ કરે છે એ લોકો પુણ્ય માને છે ને આપણે એને પાપ સમજીએ એવું નથી યજ્ઞ યજ્ઞમાં આપણે જાય કે અશ્વ અશ્વ પશુ બલી આ બધા અપાતા હતા અશ્વનો કાપી નાખતા એટલે આ બધા યજ્ઞો તો થતા જ આપણે જાય છે અને એ પ્રમાણે સેક્રિફાઈસ અપાતો એટલે જેની જેવી માન્યતા એ આખો એક પરિવાર ઉભો છે બાહુબેન કે જે બકરી ને રીતે એ લોકો કાપે એને એ લોકો ધર્મ કે આપણે અધર્મ કહીએ પુણ્ય માને લોકો આપણે પાપ માનીએ ત્યારે ધોળકિયા સાહેબ એમ કે છે કે આપણામાં પણ માં અશ્વ નો વધ કરતા હતા બકરી વહમતા હતા એ બધું આપણામાં પણ છે આ લાલચુ બ્રાહ્મણ કર્યા છે મોટાના લાલચુ ટેવ પડી ગયેલી એટલે એના કાયદાનો દુરુપયોગ કર્યો છે કોઈ જીવને મારવાનું તો હોય હિન્દુ ધર્મ હિન્દુ ધર્મ સ્વીકારતો જ નથી મારવાનો અને જૈન ધર્મ સ્વીકારતો અને એનો દુરુપયોગ કર્યો છે એટલે હા જે એટલે કોકરો એવો દુરુપયોગ કરેલો ભાઈ હા જે એટલે કોકરો આ ખરી રીતે હજ એટલે આ જન્મા ડાંગર ને કહેવાય છે હર જન્મા ડાંગર જે ડાંગર ઉગી શકે નહીં એવી પાછો બધી હોય તેને જગ્યા અમારી એટલું મનાવે તેને બધા લોકોએ બહુ મૂકી દીધો કારણ સારા લાગતું થઈ ગયા માણસ શું ના કરે સગવડીઓ ધર્મ કરીને સગવડ નેવું ટકા ને જગત ના નેવું ટકા ને આની હારે કોઈ નિસ્બત નથી આપણી વસ્તુ હોય પશુ બલિ ને મારું ને એમાં કોઈને હા કોઈને એમાં રખડતા આ લોકોને આ લોકો ખાવું પીવાની ટેવ પડી ગઈ તે કબીરા જેવો સાચું બોલે શું કબીરા સાચું બોલે બિચારો એક જગ્યાએ એક જગ્યાએ બધા બ્રાહ્મણો બધા કરતા હતા છોકરો ગોળો બોકરો ગોળેલો અને લાલ રંગે ગયેલો અને કબીર સાહેબ નાવા જાય કબીર સાહેબ જોયું કે બ્રાહ્મણો બધા બોકરા મારી નાખેલું મારી નાખશે ચાલ એટલે એમ લાગણી ઉત્પન્ન થઈ એટલે ત્યાં જઈને કે એ ભૂદેવો આ શું કરી રહ્યા છે તમે ક્યાં છે આ શું કરી રહ્યા છો તારે શું કામ થઈ આ તમે શું કરી રહ્યા છો આ બોકડા ને શું છોડી ગઈ હતી બીજું બધું તમે કર્યા કરો બાકી બોકડા ને તો અમારે એકદમ ઓગણવાનો છે તારે શું લેવા દેવા છે કારણ કે આ કયા શાસન ના આધારે કરશે આ લખ્યું હશે તો પેલા દુઃખ દુરુપયોગ કરે શું કર્યું કબીર કહ્યું કે બોકડાના શું ફાયદો આવું અગ્નિમાં પ્રગટ મળે એનો બોકડાનો શું ફાયદો થાય કે છે બોકડાના સર મળે કે છે બાપા હોય ત્યારે આવી જાય બાપ ને બેહાય આવું હાથું બોલે માર્યો પણ બહુ માર્યો એકલો

દરેક પોતપોતાના કર્મ દરેક પોતપોતાના કર્મ ને ફરજ એમના માટે વિચાર સુધર્યા બહુ સુધરી ગયા કઈ ગરીબ હા તો ભૂલ પોલો પોલ હતા ચાલે પોલો હજી બલી ની પ્રથા ચાલે છે કલકત્તા માં ખાલી વધારે છે નેપાળમાં તો પેલું નારિયેળની જગ્યાએ મરઘું વધારે અરવિંદ ઘોષે પણ પત્રી આપેલી અરવિંદ ઘોષે પણ આપેલી હા ટીકાઓમાં ઉતરા જેવું નથી ખોટું થતું હોય તો ટીકાઓમાં ઉતરવા જેવું નથી કારણ માતાજી માતાજી લખ્યું છે આ છે કે મેં બકરીની માતા વધારવાની માની હતી એને લખ્યું છે બકરી પણ માનેલી માતા રાતા વિસ્તારવા જેવું નથી આ એક વાત જ વગેરે આ ટાઈમ પ્રમાણે થયેલું દેવોના બહુ શીખાર નિરાદેશ માં પૂછતા કે આદેશ માં કેમ સાહેબ બોલે મને ખ્યાલ નહીં તો પૂછ નોનવેજ નોનવેજ એટલે આમિષ મત જોઈએ ખુશ થઈ જાય તે દેવ દેવીઓ છે એમાં આ ગામો નહીં કહું આપણે રાજાભાઈ એમ કહી શકીએ કે આવું ના હોવું પડે શું કરવું વ્યક્તિગત ભગવાન એક દેવ દેવી અત્યાર વગર જોયા જ નહીં અમે ગ્રેજ્યુએશન બરાબર છે બરાબર છે આપણે આપડે આપણા એમાં દાદા બહુ છે ને એ સ્વર્ગ ની લાલચ છે સ્વર્ગ અને નરક નો હોય આ બે જે ઉભા કર્યા સ્વર્ગ અને નરક એમાંથી આ આખું ઉભું થાય ના એના ઉભું એના ઉભું ધર્મ ધર્મ એને લેવા દેવાના છે યજ્ઞ કરનાર નથી યજ્ઞ ને આરંભ કરનાર નથી ધર્મ ધર્મ લેવા દેવા નથી સ્વર્ગ એ તો મહાન પુણ્ય નો વેરી થતું છે ભૌતિક માટે છે હા આનાથી તો પચાસ પડે કે બધું વાતાવરણ કરે બધો ને કોરેલા કોરેલા ફાટી ગયો સુધી જાય વરસાદ પડે વરસાદ હમણાં વાયુ છૂટે છે એ વાયુ ને ભેગું થયેલું અને એના આપણે ભેગું રહેતા જ ચોટી પડીએ એટલે સહયોગ છે ના સુગર માં આપવા જાય તો હું પૂછતો કરી જાય એટલે બે દિવસ જોવું પડે બધા બધી જગ્યાએ ડિફરન્સ છે સદા જેવી કહેવાય દેવી હોય સત્તા ત્યાં પહેલી સત્તા ખોરાક ની કે સત્તા જતી રહે એવું નથી આત્માની વાત જ નથી આત્મા ધીરે ધીરે દેવા નહીં આ તો બધું બધું ફૂલ સ્થૂલ એટલું સ્કૂલ નહીં ફૂલ ફૂલ છોકરો જેને ની અંદર જવાની વાત આવી હું અત્યારે જે કઈ છું એ મારા ઉદય કર્મો છે ગયા જન્મના એ ભૂતકાળ આવતો જન્મ મારા અત્યારના કર્મનો હશે તો અત્યારે કયા કર્મો થતા હશે કયા ભાવ કર્મો કેવી રીતે બંધાય એવું ભાવ કર્મો છે ને આધારે બંધાય અત્યારે જે કર્મ કરે છે માં જાય છે ખાય છે અત્યારે હોટલમાં જઈને ખાય છે એટલે અત્યારે જે પણ કઈ કર્મ થાય છે એ ગયા ભાવ ભાવ કર્મ ને આધારે થાય છે ભાવ કર્મ હું જે કંઈ છું એ અત્યારે ઇફેક્ટ છે હું આવતા જન્મમાં આવીશ એ અત્યારે કંઈક કર્યું એની ઇફેક્ટ અત્યારે હું જે કયા ભાવકર્મ કરું અથવા ભાવકર્મ કયા આધારે બંધાય સાથી બંધાય એક સંજોગોમાં ગયો અને પેલું શું કે છે આ જોવાનું કર્યું છે ટેલિવિઝન ટેલિવિઝન જોયું ના હોય તે જોયું એટલે એવો ભાવ થાય એ ભાવ પછી ઘણા કાળે પાકે તારે પરત પાકે દાદા એવું તો ઘણા માણસો ભાવ કરે હું રાજા થવું કે પ્રેસિડેન્ટ થવું બધા એવો વિચાર કરતા હોય છે બહુ મોટો માણસ થઈ ગયો પેશન્ટ થયો ડોક્ટર થયો ને એ ભાવ કેમ નહીં પડતા ભાવ કરે કે હું પ્રેસિડેન્ટ બધા કેમ નથી ભાવ થશે પછી તેના આધારે પાકે ભાવ કરી તો પતાય ફળ આપવાનું તો ક્રેડિટ અને ડેબિટ ના આધાર લઈને આપવા પાપ પુણ્ય ના આધારે બધું છે એવું કહ્યું બધું પાપ પુણ્ય ના આધારે જ છે હા પણ એની ભાવનામાં હોય તો એવું થાય ના ભાવના હોય ના થાય અમને કશું જો જે જેવું નહીં છે રેડિયો જેવો છે એવું છે ઊંચામાં ઊંચી ભાવના જગત કલ્યાણની મારે તો તમે તમે પૈસા ઉભરાતા નતા ચાલુ ગાડું કહેવાય ગાડું ચાલુ શું સરપ્લસ સારા હોય પણ અમને તો સરપ્લસ બધા ધંધા ઢગલા બધા જતા બગડ્યું નથી આયુર્વેદ આમ તો લાવી છે કંટાક નો ધંધો લાવી છે થઈ ગયો હું પચીસ વર્ષની ઉંમરે જ નો ધંધો કરું લાવી છે મને હું તો આ થઈ જશે આ ભૂખા માણસો આવું આ શું બધી કરી શકે મને પૂરી લાગ્યા કરે આ લોકો કેવા પૂરી થઈ ગયા આગળ વધવાનું બધું આમ ચાલે આપી હિન્દુસ્તાન હિન્દુસ્તાન આપણે આવી રીતે છોડતા રીતે ઉતારવાની છે છૂટકો તે પાછું થતો હિસાબ આવ્યો એક પર સિનેમા ગયો ઘણા વખત ગયેલો પણ એક વિચાર આવી ગયેલો ત્યાં સિરિયલમાં તો આપણા હિન્દુસ્તાનમાં શું સંસ્કાર ઉભી કરી નાખીએ આટલી બધી સ્પીડથી સંસ્કારહીન કરી નાખે છે દેશને એ એ વસ્તુ પછી એટલી સ્પીડ સ્પીડથી સંસ્કાર વાળો કરી નાખે એવો વિચાર અને તો એવું થવાનું છે આ સાધનો જ આપણને સંસ્કાર હોય સાધન મોટા છે હા સાધન બહુ મોટા છે હા એ સાધનો જે આપણે નાશ કર્યો તે સાધનો આપણને સાધનો બહુ મોટા સરસ સાધન નહીં તો આમ આમ રોજ ઉપદેશ આપીએ આમ દાડા પેપર દાડા એક જ પેપર અને સાધના જોયા ને બધા પાછળ સાધન કેવા મોટા દાદા મહાભારતની લડાઈ પૂરી થઈ મહાભારત ની એટલે પાસઠ જણા બચ્યા અને એક કૃષ્ણ ભગવાન ને બીજા મેમ્બર એટલે કૃષ્ણ ભગવાને કહ્યું કે હવે તમે ભીષ્મ પિતામાં પાસે બોધ લેવા જાઓ બરાબર ત્યારે યુધિષ્ઠિરે કહ્યું કે અમને તો આપના મુખેથી બધું સાંભળવું છે એટલે ભગવાન એને એમ જોવા આપ્યો કે મારી પાસેથી તમે કઈ સાંભળશો એમાં તમને આશ્ચર્ય નહીં થાય જ્ઞાન નહીં થાય કેમ કે તમે મને ભગવાન માનો છો એટલે હું જે કહીશ એ તમે સ્વીકારી લેશો એટલે તમને જ્ઞાન નહીં થાય હવે જ્ઞાન પામવું હોય તો તમારે ગુરુ પાસે જવું જોઈએ તો એનું શું મહત્વ દાદા એનું મહત્વ શું જ્ઞાન ગુરુ પાસે જ મળે અને એ જ ઉપયોગી થાય જ્ઞાન ગુરુ પાસે છે એ કે છે ગુરુ ગુરુ એટલે સીડી કહીએ કે તમે સીડી ની મારફત આવો એકદમ નહીં કુદીન કરાય શું કે છે એકદમ નહીં કહેવાય હું જગ્યામાં પગડ પકડી નહીં શકો એટલે સીડી ની મારફત આવો ગુરુ એટલે સીડી ફર્સ્ટ એવું કહેવા માટે ના એમ કે છે કે હું જે કહીશ તમને સાચું માનવાના સાચું માનવાનું કે છે પણ એ વાત કરી પણ આપણે આવશે નહીં એટલે કે તમારે જ્ઞાન એવું જોઈએ કે તમે આશ્ચર્ય પામો એટલે તમારે જ્ઞાન આશ્ચર્ય પામે તો પછી એક પગ ચડે બીજી જડે ત્યાં સીધી જ જઈ અને આશ્ચર્ય પામતા પામતા જે પચી જાય અને આ સીધું જ્ઞાન કામ થાય ને મેં તમને સીધું જ્ઞાન નહીં આપ્યું આશ્ચર્યવાદી કર્યું શું આશ્ચર્ય પામી આશ્ચર્ય પમાય છે વૈજ્ઞાનિક વાત માનો નહીં માનો એમ આશ્ચર્ય પમાય છે કેવા ગોળકા સાહેબ કેવા હતા કેવા સમજાતા અક્ષરે બોલ્યા નથી કહેતા અક્ષરે બોલતા નથી એ પામશે એને નહીં પામે એના બી કારણો દેખાય છે કે જે ધર્મ માણસ જન્મ્યો મુસલમાન ધર્મ જન્મ્યો એ એની રીતે વિચાર કરવાનો ખ્રિસ્તમાં જન્મ્યો એટલે જે આગળ પાછળ સંજોગોમાં જ્યાં એનો જન્મ થયો એ પ્રમાણે વિચાર કરવાનો તો આ વિતરાગતાનો માર્ગ આટલું આટલું મોટું જે જ્ઞાનનો સમુદ્ર જગતને ખોળે અત્યારે આવ્યો એ જગતને કેવી રીતે પામશે અને પામતો નથી એ મોટું આશ્ચર્ય છે આટલો મોટો સમુદ્ર છતાં લોકો એને ભોગવાટને જોઈ શકતા નથી એના આનંદને પામી શકતા નથી એની નજીક જઈ શકતા નથી એની ખબર પણ નથી હોતી ખબર પણ નથી આટલો મોટો નો સમુદ્ર એ મોટું આશ્ચર્ય છે દાદા નહીં મોટા મોટું આશ્ચર્ય નાના નાના આશ્ચર્ય શું કરવાના બીજી બીજી નાની બાબત હોય ને તે આખું શેર જાણી જાય એ મારા સાહેબ તો આવું થયું અરે ધોળકે સાહેબ નથી બોલતા એ બી જાણતા જગત કલ્યાણ ની ભાવના આપણને બધાને છે અમને બધાને છે આપની કૃપા થકી એ ભાવના થઈ છે તો જગત આ જ્ઞાન રૂપી સમુદ્રને જાણે કે છે પછી સમજશે પણ જાણે એવું કેવી રીતે કરાય જગત આપના જે જ્ઞાન રૂપી સમુદ્ર છે એ જાણે જાણે પછી આગળ વધે પણ પેલું જાણે એવું અમે બધા કેવી રીતે કરી શકીએ અને તમારું સાથે તમારે અહંકાર સિવાયની ભાવના છે અહંકાર ભાવના એ ભાવના છે જગત પામવાનું છે બે મત કુદરત જ હેલ્પ કરશે આમાં બીજો કોઈ હેલ્પ કુદરત જ હેલ્પ કરશે શું કરશે કુદરત હેલ્પ કરશે એવી હેલ્પ કરશે ખરેખર જગત પામવાનું છે હા એમને જવા નથી આ આવું વિજ્ઞાન જે પ્રગટ થયું છે એમને દબાઈ જવાનું નથી આ જે ચાર વેદના ઉપરી થઈને જ્ઞાન વિજ્ઞાન ફરે છે અને ચાર જૈનો ના દાદા અમે જે મહાત્માઓ છીએ ને એમની એવી કોળમાં કે પાડો કચરો મારું ચૌદ વર્ષે પંદર વર્ષે પણ એક જગત ના દેખાડ છે જગત ના દેખાડ છે એક દાડો આઠ માસ માં સહજ ભાવે જે થશે તો સારું થશે કારણ કે એક પણ માણસ સંયમ નતો એક પણ માણસ સંયમ હતો સંયમ હંમેશા અહંકાર રહી હોય કેવો હોય પેલો અહંકાર વાળો પાકથી સંયમ જે ખૂબ ખૂબ ભરાવે નહીં પાકથી સંયમ કેવું અમને અમે આ લોકસત્તામાં થોડું થોડું લઈએ છીએ તો ડભોઈ બોડેલી ઉદયપુર ત્યાંથી આવે છે કાગળો કે આ જે સંયમ ની વાત કરીએ સંયમ એટલે શું સંયમ એટલે ઉમાકાંત જે કઈ કરે છોકરો અધિકારી કરે બધા તમે તમારો અભિપ્રાય તદ્દન જુદો જ હોય શું કહ્યું બે માં જુદા હોય એ રીતે એનું નામ સંયમ શું કહ્યું અભિપ્રાય જુદો છે તમારા પાસે આવું આ એટલે જેમ જેમ બે માણસ જુદા હોય એવી રીતે વધે ક્રોધ મારનારા ને સંયમમાં લેવા ત્યારે નામ સંયમ શું ક્રોધ માન માયા લોક સંયમ લેવા કારણ જગત આખું ક્રોધ માન માયાથી માયા લોક થી આખું આવો ક્રોધ માર માયા લોક થી આખું બંધેલું છે જગત જી માત્ર અને એ જ એને દુઃખ દે છે કસાયો તેને દુઃખ દે છે નિરંતર ભગવાન કોઈ દુઃખ દેતા નથી એ કટાયો જ કટાયો ચાલો ફળ દેતા કે એના કર્મના ઉદય નું ફળ છે કર્મો તેનું ફળ કે આપે જે સંયમનો અર્થ કર્યો એ ઘણો ઉત્તમ છે પણ જગત તો સંયમ નો અર્થ બીજો કરે છે આપે જે સંયમનો અર્થ કર્યો એ તો ઉત્તમ છે પણ જગત સંયમ નો અર્થ કઈ બીજો જ કરે છે ઉપવાસ ઉપવાસ કરવો કંટ્રોલ કંટ્રોલ કોના ઉપર કઈ કંટ્રોલ કરવો પોતાની વૃત્તિઓ પર કંટ્રોલ કરવો હું બ્રહ્મચર્ય પાળું એ સંયમ થયો જગત એવું કે જગત એવું સમજે છે વધારે એક પાસું આ જગત આ પાસું એ મનમાં જોર કરે એટલું જ આ અહંકાર કરે ત્યાં કોઈ ચૂકતું નથી પડ્યું અહંકાર સંયમ તો ચૂલો શીખવાડો આ બધું ત્યાગ કેવાય જે અહંકારે કરીને કરવામાં આવે છે બધો ત્યાગ અહંકારે કરીને તો એ તો એક બે પરિસ્થિતિ ના અંતિમ છેડાઓ છે જે માણસ અતિશય ભોગ ભોગવતો હતો એક છેડા પર હતો જે માણસ અતિશય ભોગ ભોગવતો હતો એ એક છેડો હતો હવે એ માણસ અહંકાર કરીને બીજા છેડા પર જતો રહ્યો એ તો બે અતિ થયા એક છેડા પર ભોગ ભોગવતો હતો પછી કોઈ કારણસર એને સંયમ ને લીધે એના ને લીધે એ ત્યાગી પુરુષ થયો તો એ બે અતિ થયા તો એમાંથી એને પ્રાપ્તિ શું થઈ અહંકાર જગત ના લોકો પડી ગયો એટલે હાથે જાય હવે કઈ કેમ આમાં નોટ પડી ગઈ આ સર્વસ્વ અરે બે કપ ફૂટી જાય શું ઉપાધિ થાય એવું થાય હા આ બધા છૂટ્યા હા બધા છૂટા મુદ્દો રહ્યા એટલે આ સંસારની મુક્ત થવાની તૈયારી થઈ લાગા લાગવા પડે રાખતા રાખતા પૂર્ણ થાય સાચવાનું આવી ગઈ મન સ્થિર થઈને પૂજા નથી થઈ શકતી મન મન એટલે માનસિક ચિંતાઓ છે ના કરવી મન તો એને ડગો કર્યા જ કરે આપડે ચિંતા ના કરીએ તો ના તમે આવજો ઘેર આપશે રહેશે સંયમ સંયમ ધીમો મનોમી જે કરે તે જે તમને અનુકૂળ ના આવે અભિપ્રાય જુદો જ ને કોઈ એક વાર ગુસ્સે થઈ જાય મને તમને નહીં ગમે નહીં ધ્યાન પડે નહીં એ સંયમ અભિપ્રાય જુદા પડી જાય એમ સંયમ પ્રકૃતિથી પોતાનો અભિપ્રાય જુદો પડી ગયો એમ સંયમ અને પ્રકૃતિ અનુસાર કરવું એ નમતમ સંસાર બરાબર પેલા આપણે ડુંગરા આ બેઠાણાથી સમજાય આ બેઠાણો શું કઈ બે દિવસમાં સમજાઈ ગયું બરાબર છે કારણ કે આ તો બધી અઘરી વસ્તુઓ જતો નથી કઈ પણ મને આજે લાગ્યું કે બરાબર છે એવું છે ને આપણે સહજ રહીએ તો પ્રકૃતિ પણ પ્રકૃતિ તો સંતર સ્વભાવની છે સંયમ કેટલું રેવાય છે નહીં કામ એવું છે એનું કામ એવું છે કે એને કરી શકે છે મફતમાં થવા રહેવાય છે એને બાર ગામ પ્રકાશ ધરશે બીજાને શાંતિ જો એને પેલા લખવા મળ્યા લોકસત્તામાં નવીન જમા તારીખ ચાર પાંચ આપે મહાત્મા શ્રી કનુભાઈ ત્યાં વડોદરા સવારે મનની એકાગ્રતા ક્યારે આવે એકાગ્રતા નથી મન એકાગ્રતા ખરું અને રેગ્યુલર એકાગ્રતા નથી રહેતી કોઈ મોટો હોય પાંચ દસ વીસ હજાર હોય તો ના આવે એ તો ભગવાને માયા પ્રભા છે ભક્તિ ને ભગવાને માયા મૂકી છે એને ખસાડી પડશે ને તમારા જીવાની પ્રભા છે ને આવી છે માયા માયા ના એ તો તેનો ઇન્ટરેસ્ટ એમાં આપણે ક્યાં <laughs> ભૂલા પડીએ અમે ક્યાં ભૂલા પડીએ છીએ તો સમજાવો માયામાં ઇબાદત ના કરો છો ઇજ્જત કરો છો ભગવાન ને ઇજ્જત કરવા માયા ઇજ્જત કરવા જેથી જ નહીં ભગવાન માં ઇજ્જત કરવા આત્મા કઈ પૂરું કઈ ગુરુ ને આવે હજાર નાખવા આવે ને પાયો તમારો તો મોટી આવે ને એટલે બધું તું માટે કાગળ લખેલા પણ કાગળ પૈસા ગણું બધા નહીં જેટલા સમજણવા જેટલા બધા ના સમજણ ના એટલી એકાગ્રતા આવી જોઈએ પણ એની માયા વસ્તુ તમે અસરવતી ઓછી છે એમના એમનામાં ઓછી છે એવું અમારાથી કેવી રીતે કહેવાય

આ પલ્લામાં બુદ્ધિ વધે એટલું આ પલ્લામાં બળાકો વધે બળાકું પલ્લું થતું નહોતું રહે બુદ્ધિ વધે તો બળાકો વધે ના પાડતા લોકો મોટા મોટા બુદ્ધિ કરીએ છીએ એની શાંતિ છે તો ધર્મ હારા ધર્મ શાંતિ બુદ્ધિ યોગ્ય બળતું બધું બુદ્ધિ ને વારી દીધી ભગવાન તરફ બુદ્ધિ ને વારી દીધી ભગવાન તરફ બુદ્ધિ ને ભગવાન તરફ વાળી ભગવાન તરફ વળે નહીં કોઈ ઘણા વધે નફો નફો ત્યાં વધે ખોટ છે ના વધે નફા બની ભાઈ નફો કર્યા કે ત્રણ વારે કોચમાં ના આવે એ તો સમજ નથી પડતી રાખવાય ને બુદ્ધિ વાળી છે પણ આટલું આનો યાદ છે આટલું આનું નભો જ પડશે પહેલા અમારે નભો પડશે મોટા ભાગની છોકરી યાદ છે આપણી કરતા મોટા બંધાવ છે અને બધા આપણે લાગુ હાથ નફો ખોટ ભગવાન તરફ લઈ જાય નહીં ભગવાન તરફ જતા હશે બધી તારી માહિતી પાછળ આવશે ઠરવામાંના પદ ભગવાન પર વાત ને ને ભગવાન પર વાત કરે ને ભગવાન પર વાત બુદ્ધિ જ નહીં સબુદ્ધ લખેલું સબુદ્ધ લખે છે અમારું

બુદ્ધિ કરે ના કરે છે ચોક્કસ જે ભજતો કરે શું કરે હજારો છે બધું બધું છે ઝેર બધું તો ઝેર તમે ડિગ્રેડ થઈ ગઈ નહીં એને તો અપગ્રેડ જ કરે ડિગ્રેડ કરીએ જો મોક્ષ જગત ડિગ્રેડ સંસાર નો બહાર ના નીકળવા દે મોક્ષ જવા ના ભગવાન પણ જવા ના